એમને જોકે જ કહ્યું મૂર્તિ વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે બંધન છે એનું મારું હૃદય છે પોતે જ કહ્યું બીજું કઈ શોધમાં આવી શોધીને પછી મુખ ના શ્રીમંત શ્રીમંત મળતા હતા ત્યારે એમના માટે તો શ્રીમંત પ્રત્યક્ષ સદગુરુ જ હતા ને એ પ્રત્યક્ષ હતા ચાર જણ વળી છે બસ ચાર જણ એ દ્રષ્ટિ બદલી આપે કે બીજું કોઈ કરી શકે નહીં દ્રષ્ટિ ચાર્જની બદલી આપે સંયુક્ત કરાવી બીજા લોકો તો એટલી પરમી નહીં બતાડે તારે એવું કરે એવું પણ વિનય બતાડે નહીં લોકો લોકો તો કે છે દીકરા રાજચંદ્ર એવું ક્યાં એવી વાતો કરી શું કહ્યું એમને દ્રષ્ટિ બદલાય ચાર્જ ની દ્રષ્ટિ એ તો આત્માભાઈ દ્રષ્ટિ જાય એટલું જ બાકી ચિંતાઓ તો બધાને કદીક માર્ગના જ્ઞાનીઓ બધા ચિંતા વાળા હોય અંદર આનંદ થાય બહાર ચિંતા હોય શું હોય અંદર આનંદ હોય બહાર ચિંતા એ પોતે લખાને મારે બહાર ચિંતા પાડી છે દાદા દરવાજે મહાવીર ભગવાન આવીને ઉભા હોય તે ન ઓળખી શકો કે જ્ઞાની હોય તો ન ઓળખી એવું એ મનનું કેવી કયો અંતરાય કેવો અંતરાય કહેવાય કે મારી ભગવાન મારી ભગવાન હોય ને તમને ખ્યાલ ના આવે કે આ મારી ભગવાન છે કે દાદા છે ને દાદા છે એમ એ પ્રત્યક્ષ એને જિજ્ઞાસા થાય કહેવાય નહીં જિજ્ઞાસુ માણસ તો તરસો જ હોય હંમેશા પાણી પી આવ્યો તો પાણી ઘરે તર લાગે એ જિજ્ઞાસા ના કહેવાય એ પોતાની જાતની આડવી હોય છે આડવીઓ અને હિન્દુસ્તાન માણસો દરેક દરેક આડેથી જ ભરેલા હોય જે આડે જાય તો દીવડો આવે આડી જાય ક્યારે આડી ઘરે પુરુષ મળે ને ત્યારે બધા આડી પોતાને નીકળી જાય પણ તમારા મોક્ષમાં તમારો દેહ ના તો એટલે તમે કઈ રીતે એમ કે છે કે મોક્ષ માં ફ્રોમ પરમ આનંદ હોય એવું કે છે તો મોક્ષ માં તો દેહ ન હોય તો પરમ આનંદ કેવી રીતે હોય અનુભવ એનો અનુભવ કેવી રીતે થાય મોક્ષ માં દેહ ન હોય તો પરમ આનંદ નો અનુભવ કેવી રીતે થાય પોતે પરમાનંદ સ્વરૂપ એટલે દુઃખ ના થાય એમાં પરમાનંદ કોઈ પણ પ્રકારનું દુઃખ ના હોય એના અને એક જ મસ્તી મળે અનુભવ થયા પછી દેહ નો અનુભવ થયા પછી થાય પોતે આત્મા રૂપે અનુભવ થાય પોતાનો અને દેહમાં પરમાનંદ જુએ સંસારના દુઃખ હોય છતાં દુઃખ અડે નહીં દુઃખમાં દુઃખમાં અડે નહીં દુઃખમાં સમાધિ રહે સંસારના દુઃખો પાડે બધા હોય તેની સમાધિ રહે એનું નામ પરમાનંદ એ અહીંયા પ્રત્યક્ષ અનુકૂળ ચાકે પ્રત્યક્ષ મોક્ષ લાવે ઉઠાવે ત્યાર પછી મુક્તા દે છે નિર્વાણ પાડે પછી ખરો મુક્તા ત્યારે થાય સંપૂર્ણ મુક્ત કહેવાય આત્યંતિક મુક્તિ કહેવાય ધર્મ બે પ્રકારના ધર્મ છે એક ભૌતિક ધર્મ અને એક આધ્યાત્મિક ધર્મ ભૌતિક ધર્મમાં પુણ્ય એટલે ક્રેડિટ કરવી એને શરૂ કહ્યું અને પાપ ને ડેબિટ કરવી અને પાપ કહ્યું પુણ્ય કોને કહેવાય ક્રેડિટ કરવી છે અને પાપ કોને કહેવાય ડેબિટ કરવું છે ડેબિટ થયા પછી દુઃખ ઉત્પન્ન થાય ક્રેડિટ થયા પછી સુખ ઉત્પન્ન થાય એવો જે ક્રેડિટ ડેબિટનો ધર્મ એ ભૌતિક ધર્મ કહેવાય ભૌતિક ધર્મ સી રીતે થાય આપણે જો સુખ જોઈતા હોય ભૌતિક સુખો તો બીજા લોકોને ભૌતિક સુખો આપો એટલે આપણને ન્યાય ઉત્પન્ન થશે અને દુઃખ જોઈતા હોય તો લોકોને દુઃખ આપો જે જોઈતું એ આપો તમારે એ બધા ભૌતિક ધર્મ સાર આ એક જ વાક્યમાં આ ભૌતિક ધર્મ સુખ એ વિનાશની સુખો છે એ ટેમ્પરરી સુખો છે એ સુખ થયા પછી દુઃખ પચવા એ ઉભું જ રહેવાનું કલ્પિત સુખ છે સાચા સુખ નથી એટલે તૃપ્તિ ના થાય કોઈ તૃપ્તિ તો પોતાના આત્મા સુખ એ પોતાનું સનાતન સુખ છે આત્માનું સુખ અધ્યાત્મ સુખ ઉત્પન્ન થાય ત્યારે તૃપ્તિ થાય અને એ સુખ પછી જાય નહીં સુખ ઉત્પન્ન થયા પછી ફરી જાય નહીં એને આને ના આવે સનાતન હોય એ કેવી મને સનાતન સુખ આપો તમે સનાતન સુખ ભૂલી રહ્યા હોય મને આપો તો એ તમને કૃપા વર્તાવે પ્રાપ્ત થઈ જાય સનાતન કૃપા વર્તાવે પ્રાપ્ત થઈ જાય બેને સનાતન સુખ નું પુસ્તક વાંચ્યું બહુ ગમ્યું ગમ્યું એમ ક્યાં રહી છે બેન આ બુક માં હું વાંચું છું કે છ મહાવ્રત તો છ મહાવ્રત કયા કયા દાદા કે છે આ પુસ્તક માં છે ચરણ વિધિ માં છ મહાવ્રત એ કયા આપડા પાંચ મહાવ્રત કેવાય ને બહાર કયા પણ મને ખબર નથી રાત્રિ ભોજન રાત્રે ચોવીસ કરીએ છીએ ને રાત્રિ પડે આ અંધારો થાય તો ઘરે તો પછી ખાઈએ ક્યારે <laughs> તમારું તમારે જે ડેસ્ટિનેશન બ્રહ્મચર્યની છે દાદા તમે જે બ્રહ્મચર્ય માટે કહેલું છે ને એ કે છે અઘરું નથી મોરલ રીતે એ તો તમારા માટે નહીં કેવું જગત ને માટે જેને જ્ઞાન લીધું ને તેને માટે છે ખબર ને ચાર ને રિચાર્જ બંને નથી એને રિચાર્જ એટલું જ છે પેલું તો ડિસ્ચાર્જ કરે ડિસ્ચાર્જ કરે એને માટે આ આમાં તમારી કઈ જરૂર નથી આ તો મેં આમાં લખે એટલું જ છે બધી ખબર પડે છે અઢાર પણ દાદા જાણવું છે અમારે અમારે જાણવું છે દાદા તમે એવું આપ્યું છે અમે ભૂલી જઈએ ને અહિયાં દર્શન કરીએ પછી તમે તરત આપો પાછું વ્યવહાર હું ઉતરવા જેવું નથી આપડે વ્યવહાર નિશ્ચય સાથે મળ્યો છે તેમજ એટલામાં પાંચ આજ્ઞામાં જ રહો મોક્ષ આપણે તો છોકરી ઉતારવા લગાવી નીકળી શકતું નથી બિચારું તમને બોતેર રૂપિયાની સર્વિસ થાય ચાલે અને સંયમ પૂર્વક રેવાય સંયમ પૂર્વક સંયમી કોને કહેવાય ક્રોધ માન માયા લોક નો સંયમ છે બધા સંયમી કહેવાય સંસારમાં સાધુઓ સંયમી કરાય નહીં એ ત્યાગી કહેવાય કારણ કે એમને વિષયનો ત્યાગ કર્યો છે એમને કસાયનો ત્યાગ કર્યો નથી કસાયનો ત્યાગ જ છે કસાયનો ત્યાગ સંયમ ભગવાને કરવો અને વિષયને ત્યાગ ત્યાગ કર્યો સંસાર લોકો એને સંયમ કે સંયમ એટલે આ સંસારની વાતો અલૌકિક વાત કહેવાય એ અલૌકિક વાત નથી અલૌકિક તો વાસ્તવિક સમજે ને એટલે તમને સંયમી કહેવાય એટલે સંયમી આવ્યા પડે નહીં આ તો લખવા ખાતર લખેલું બીજા જૈનોને મનમાં એમ લાગે કે અમારું કશું નહીં લેતા નથી જરૂર તો છે બરાબર અને તમને આત્મા સાધ્ય પ્રાપ્ત થયો તે પછી સાધનમાં જવાનું જ ના હોય સાધ્ય પ્રાપ્ત થયા પછી સાધન માં આપણે ગાડી અહીંયા પછી ગાડી ઉભેરી દે કામ ના થાય ગાડી સાધન છે પંચાયત જવાનું નહીં પછી તો આગળ ગાડી ઉતરી નહીં ચાલે નહીં દાદા તો ભૂલ થાય છે એનો શું કારણ હજુ ભૂલ થાય છે ગુસ્સો નહીં કરવો જોઈએ પણ ગુસ્સો થાય એનો શું કારણ પ્રવીણ દાદા પ્રવીણ માં જે તારી નીકળ્યા કરે તારામ ગુસ્સો બિલકુલ છે નહીં ક્રોધ માન મારો તો શુદ્ધ આત્મા તારે જાણ્યા કરવાનું કે પ્રવીણ શું કર્યા કરે ચંપા હવે અધિકાર કરવાનું ગુસ્સો ઉભરે ના નીકળે નવો માલ આવતો નથી ટાંકીમાં જૂનો માલ ભરેલો છે એ નીકળે છે એ ટાંકી ખરાબ થઈ જાય પછી આપણો આવતો નથી ટાંકી ખાલી જઈએ છીએ પછી રેગ્યુલર આવી ગયું તો ઉતારે ઉતારે રેગ્યુલર સ્ટેજમાં આવ્યું આ સંદાસ છે એ ડિસ્ચાર્જ છે આપડે કઈ આખી જિંદગી કઈ ને ખાવું એના જેવી દાદા શનિવારે મારે ત્યાં ભૂલી ના જતા દાદા મારે યાદ કરાવવું પડે ને યાદ રહે છે ઓનલાઈન વાત કરું તમે તમે પણ સમજાય દાદા આમંત્રણ આવે નીરુબેને કહી દેવાનું મને પોતાને કઈ તમે લખાય લખાય કહું તો એને કહું જાય જો કોમિકમાં જ્ઞાની ની દશા તો વિચારવા જેવું હોય સ્વરૂપી તમે ક્યાં ક્યાં અને કેવી રીતે મૂંઝાયા છો તે કહો પત્ર પત્ર એકસો એકસઠ હે સર્જાત્મક સ્વરૂપી તમે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છો તે કહો આવી વિભ્રમ અને વિગુણ દશાશી આવી વિભ્રમ એકલા થઈ ગયા બીજું કોઈ જાતની કામના નહીં સાચું સમજવું સાચું જેના કામી આ તો બધા ઝડપથીના કામી લઘુના કામી અહંકારના કામી બધાના કામી પણ આ તો સાચી સમજવાના જ કામી મહાવીર ભગવાન પછી હે પચીસો આ એક જ થયેલા કઈ લાજ શરમ માન પૂજાદિના કામી નથી છતાં સાચું કેમ ન સમજાય જગત સદગુરુની દ્રષ્ટિએ સમજાય પોતાની પોતાથી યથાર્થ ન સમજાય સદગુરુની દ્રષ્ટિએ સમજાય પોતાથી યથાર્થ ન સમજાય સદગુરુનો યોગ તો ભાસતો નથી અને અમને સદગુરુ તરીકે ગણવાનું થાય છે તે કેમ કરવું અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું કઈ સમજાવ્યું જતું નથી અને વખત વીત્યો જાય છે કંઈ સમજાવ્યું જતું નથી અને વખત વીત્યો જાય છે એ કારણથી તથા કઈ વિશેષ ઉદયથી ત્યાગ પણ થતો નથી જેથી બધી સ્થિતિ શંકારૂપ થઈ પડી છે આ કરતા તો અમારે ઝેર પીને મરવું તે ઉત્તમ છે સર્વોત્તમ છે આવો આવો પ્રશ્ન દાદા એવો વિકલ્પ કેવાય શું થયો કેવાય આવો કેમ વિકલ્પ થાય ઊંઝાયા એટલે જ્ઞાન નો પોલ પડ્યો ને ઊંઝાયા ગયા જેમાંથી આ ભૂલને તે ભૂલ પેલા ગયા સુપ્રીમ કોર્ટ ઉપર એમને શંકા પડી ગઈ શંકા પડી ગયા પર સુપ્રીम કોર્ટ પર શંકા છે પણ જ્ઞાની પૂછે જો મુજે સદગુરુ નો યોગ બાળતો નથી અને અમને સદગુરુ તરીકે ગણવાનું થાય છે તે કેમ કરવું અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું કઈ સમજાવ્યું જતું નથી અને વખત બીજો જ્ઞાની નથી ત્યાગ જ કરાવે એ મારી જતા ઉદય ત્યાગ કરવા શું એટલો જેટલા ત્યાગ કરે પરિગ્રહ ત્યાગ કરે એટલા વખતે હું ચડે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે કેવું ચડવાનું છે સ્ટેપ બાય સ્ટેપ એટલે જેટલો પરિગ્રહ ઓછો થાય એટલા સ્ટેપ ઉપર ચડે વિજ્ઞાન આવ્યું અક્રમ વિજ્ઞાન અમેરિકામાં દાદા દાદા અમેરિકામાં સાંભળ્યા અમેરિકામાં પાછું ના પેલું સામાન્ય હાથે વૈભવ સાથે આવ્યું કેટલી પુણ્ય પાકીય છે જેથી બધી સ્થિતિ પ્રશ્ન છે દર્શન દર્શન પરિષો એમ જ વેદાય એ પ્રશ્ન દર્શન પરિષ એમ જ વેદાંત એવો પ્રશ્ન છે તે એટલે ત્યાગ કરીને દાદા તે યોગ્ય છે પણ અમને લોકોના લોકોનો પરિચય જ્ઞાની છીએ એવી તેમની માન્યતા સાથે ન પડ્યો હોત તો ખોટું શું હતું એ સમજાવું તે યોગ્ય છે પણ અમને લોકોનો પરિચય જ્ઞાની છીએ એવી માન્યતા સાથે ન પડ્યો હોત તો ખોટું શું હતું તે બનના અરે હે દુષ્ટાત્મા પૂર્વે જ્યાં દુષ્ટાત્મા પૂર્વે ત્યાં બરાબર સંમતિ ન રાખી પૂર્વે ત્યાં બરાબર સંમતિ ન રાખી અને કર્મબંધ કર્યા તો હવે તું જ તેના ફળ ભોગવે છે તું કાં તો ઝેર પી અને કાં તો તત્કાળ કાતો ઉપાય તત્કાળ કર તું કાતો તો ઝેર પી અને કાતો ઉપાય તત્કાળ કર ઉપાય તત્કાળ કર તરત યોગ સાધન કરવું પ્રશ્ન છે યોગ સાધન કરવું તેમાં બહુ અંતરાય જોવામાં આવે છે વર્તમાનમાં પરિશ્રમ કરતા પણ તે ઉદયમાં આવતું નથી યોગ સાધન જય સચિદાન બહુ સરસ વિચારો છે ચોપડી મૂકી દેજો આ પરિચય એટલે શું બંધ કરતો કારણ કે બે પ્રકારનું દુઃખ ખાલી બે પ્રકારના દુઃખ એક ભૂતરનું દુઃખ અને એક પરિચયનું દુઃખ પરિચયનું દુઃખ એટલે અંદરથી આવે આપણે આંતરિક ભૂતર બહારથી મારે હૃદય દુઃખ ઉત્પન્ન એવું શરીર કહેવાય કોઈ અત્યારે આગળ આવે સત્તર ગુપ્ત ચાલતો ના એ બૂમ પાડે કીર્તિભાઈ છે એવું ઉપસર્ગ દર્શન પરિચય આ રીતે દર્શન પરિચય એટલે હું જાણું છું જે તે આવું કેમ જેમાંથી જે દુઃખ ઉત્પન્ન થાય એ કરી શકે દર્શન કરી શકે જેમ દર્શન ના સમય દર્શન ના થયું એ કરી શકે ઉત્પન્ન ના થાય ને એટલે પોતે જાણે દર્શન પર આવી રીતે વેદા એ બધી ખબર હતી જ્ઞાન હતું જ્ઞાન હતું ખબર એમને થોડા વખત પછી એમના સંજોગ બાજુ આવ્યા પત્ર એકસો સાહીઠ નું પાનું બસો ને આડત્રીસ પાનું એક ચૈતન્યાધિ ચૈતન્યાધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે ચૈતન્યાધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે જોકે એક શુદ્ધાદ્વૈત દ્વૈત જ સમજાય છે જો કે એક શુદ્ધાદ્વૈત જ સમજાય છે અને તેમ જ છે એ આ બધું બધું બફાઈ છે એ શુદ્ધાદ્વૈત ને બધું અમારી પરમૃત્તિ જેમ કે છે ને તથા અદ્વૈત વાળા આવે છે ને એમને કહું છું સારી દુકાનો કાઢી છે પછી અદ્વૈતની એક જ કાઢી હતી પછી બે જ કાઢી તકના પર વિશિષ્ટ અદ્વૈત શુદ્ધ અદ્વૈત જોખાણો કાઢી કઈ ને અદ્વૈત માં અદ્વૈત ના હોય એકલો અદ્વૈત એટલે નિશ્ચય દાખલો આત્મા ઉપર હું આત્મા જ છું એકલો પકડી દે એમાં રહી શકાય નહીં એ નીકળી ગયા એટલે અદ્વૈત લાવ્યા તો બધું ઊંધી માર પડી ગયા અદ્વૈત લાવ્યો ક્યાંથી અદ્વૈત એ તો ના અદ્વૈત ક્યાંથી આવ્યું કારણ કે ના બેઝમેન્ટ પર અદ્વૈત ઉભું રહ્યું છે શું રહ્યું છે આત્મા દ્વૈત નથી તો એટલે અમે પુસ્તક બોલે આત્મા દ્વૈતા દ્વૈતા દ્વૈત એટલે જયારે શુદ્ધ ઉપયોગમાં રહે એ દ્વૈત છે સંસાર વ્યવહારમાં રહેતા દ્વૈત છે દેહ છે તો ઊંધી દ્વૈત વ્યવહાર અને વિશિષ્ટ અદ્વૈત એ પાછું બીજો એનો તો સમજાય છે અને તેમ છે સત આનંદ એ જ હરી ફરી જળ જીવ અને પરમાત્મા અને તે જ અમારી અંતરની પરમ રુચિ અને તે જ અમારી અંતરની પરમ રુચિ પરમાત્મા આનંદ સત અને ચિત્તમય છે પરમાત્મા આનંદ સત અને ચિત્તમય છે પાનું ત્રણ પરમાત્મા સૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી પરમાત્મા સૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી પાનું ચાર જીવ સૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે જીવ સૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે પરમાત્મા સૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદે કરી પરિપૂર્ણ ભરપૂર છે પરમાત્મા સૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદે કરી પરિપૂર્ણ ભરપૂર છે આ બધા જુદા જુદા મત આ બધા જુદા જુદા મત છે હરિના ગુણગાનનું અનન્ય ચિંતન નથી તે ચિંતન પણ વિષમ છે હરિમય જ એમ હોવાને યોગ્ય છે હરિમય જ એમ હોવાને યોગ્ય છે હરિની માયા છે તેનાથી તે પ્રવર્તે છે હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં હરિની માયા છે તેનાથી તે પ્રવર્તે છે હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં તે માયા પણ હોવાને યોગ્ય જ છે એ માયા પણ હોવાને યોગ્ય જ છે માયા ન હોત તો હરિનું અકળત્વ કોણ કહે માયા ન હોત તો હરિનું અકળત્વ કોણ કહે માયા એવી નિયતિ એ યુક્ત છે કે તેનો પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે માયા એવી નિયતિ એ યોગ્ય છે યુક્ત છે કે તેનો પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે પ્રેરક બી હોય ને તે અપ્રેરક થાય નહીં કોઈ પ્રેરક એટલે કરતા પ્રેરક એટલે પ્રેરણા આપનાર પ્રેરણા આપનાર આ પ્રેરણા આત્મા કોઈ જાતની પ્રેરણા આપતો જ નથી જ્યાં વિતરાગોની વાત જો સમજાય ને તો કામ કરી નાખે આ વેદાંતની વાત હરિહરિ એમ જ સર્વત્ર હો તે જ પ્રતીત થાવો તેવું જ ભાન હો તેની જ સત્તા અમને ભાસો તેમાં જ અમારો અનન્ય અખંડ અભેદ હોવો યોગ્ય જ હતો જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાળથી પરિભ્રમણ કરે છે જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાળથી પરિભ્રમણ કરે છે હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે એમ સમજાવવા માટે પ્રાપ્તિ હોવા હરિનો અનુગ્રહ જોઈએ એમ સમજાવવા માટે પ્રાપ્તિ હોવા હરિનો અનુગ્રહ જોઈએ તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપવો એ વગેરે સાધનો તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે તપશ્ચર્યાવાન બ્રહ્મ છે વાય આત્મા થયા એ બ્રહ્મ છે એમ કીધું ને વેદાંત માં આત્મા ને આત્મા માનશો તો બીજા ખોટા ચેતવડા એને આરોગ્ય કરી છું આત્મા બધા આત્મા એને કોણ કરશો દાદા આમાં નરક બ્રહ્મ છે એવું કેમ કહ્યું નરક બ્રહ્મ છે એટલે આ બધામાં ગૂંચવાઈ ગયા ગૂંચાઈ ગયા વાંચું વાંચવાથી એવું થઈ ગયું બીજો પ્રશ્ન ચાલવા દે અમે તો નિશંક થઈ ગયા દાદા છે બીજું કે cash bank of cash bank નીકળી નહીં ને મુક્તિ ના થાય કોઈ પછી સમય થાય તો મુક્તિ હવે એવું રહ્યું ને દાદા પણ દાદા એ સમય કરશું ક્યારે થાય સમ્યક દર્શન ક્યારે થાય જયારે અનુભવ માં આવવાની તૈયારી થાય ત્યારે સમ્યક દર્શન થાય ત્યાગીઓ ને મારી ભગવાન આવે એમ કે કે તમે જીતેન્દ્રિય જીવ નથી અને તમને બધા કે તમે જીતેન્દ્રિય જીવ છો બોલાવો શું છે બધી ઇન્દ્રિયો જીતી ગયા તમે કે એવું કે ફરક અક્રમ ને એ એમ માને હું મારે ઇન્દ્રિયો જીતવાની છે એવું માને એટલે પોતે દેહધારી જેવું માને છે દેહાદ્યાસ છે ને શું છે અને તમે તો હું આત્મા છું આ તો મારું પુત્ર છે મારા લીધા તમે આત્મા થઈ ગયા માટે તમે જીતે બેચીન થઈ ગયા બધી ઇન્દ્રિયો જીતી ગયા શું કહ્યું તો તમે જીતેન્દ્રિય જીત પહેલા કે જ્ઞાન આપીએ તે દિવસે પછી બીજાને શું કે જીતમો જીન કે જીતમો જીન જીતમો જીન ના થાય તો હોતી અરે કેવળ થાય તો હોતી અને કેવળ જ્ઞાન થતા પહેલા ક્ષીણમો જીન કહેવાય કેવું બોલો ક્ષીણ ક્ષીણમો ક્ષીણમો હજી એટલે આ બહુ તો છે સાબરજી ઠેકરી જેમ નથી ચારિત્ર બહુ છે પણ દર્શન બહુ દર્શન બહુ ગયો માટે એને કાયક નિર્દેશન થયું અને હવે ચારિત્ર બહુ રહ્યો જે માલ ભરેલો છે તેનો બહુ રહ્યો થઈ ગયો જે ઠરાવથી માલ જીતતો જાય ચારિત્ર મૂળ પૂરો થઈ ગયા પછી પૂરો થઈ ગયા ખીણમાં અને એમને આટલો આટલો ત્યાગ કરવા છતાં એ કહે છે સાહેબ મારે જીતીજીજી કે દે સંતોષ મનના વિચાર આવ્યા છે જેટલું એટલું જો અને તમે સ્ત્રીની હાથે તોય ભગવાન આપણે છે ને વ્યાજા મળે ને તો બી જુઓ અને અમેરિકન એરલાઇન્સનું મળે ને જે ફિલ્ડમાં નોકરી કરે તે સમય નથી તે તમારી બિલીફ જાગી મેં તો આ વર્લ્ડમાં કોઈ જન્મેલો ચિંતા છે તે મોહ ના કારણે છે ચિંતા છે તે મોહ ના કારણે છે અહંકારને કારણે અહંકાર ને કારણે અહંકાર હોય તો ચિંતા હોય એટલે તીર્થંકર થાય એના આગલા અવતાર ચિંતા કરી અહંકાર હોય ત્યાં જેને જ્ઞાનીઓને ચિંતા થાય તે અંદર આનંદ હોય અને બહાર ચિંતા હોય તમારે તો બારે ચિંતા ના પાય કારણ કે તમે આગળ સોચ રહ્યો નહીં ને હવે આ પછી જૂતે છે તો હવે આ ચેતા આપી દીધું કોને આપી દીધું હા ભૂતકાળ કયો કોણ અને બહિષ્કાર સાબામાં હેલો બહિષ્કાર નું લોકોને અગ્રસોચ હોય અગ્રસોચ ગઢપુરમાં શું કરીશું અગ્રશોધ અને તમારે અગ્રસર વ્યવસ્થિત તાલમ ગયો એટલે તમારું શું ભૂતકાળ ગણ આજે જમણ બનાવ્યું હોય તે નિરાતે જમી અને વધારે જમવું પામે તો વધારે જમીને પણ આ સુઈ જાઓ કે શું કે છે વર્તમાન મોરો અને શુદ્ધાત્મા જે જ્ઞાન મળશે તે રહો નિશ્ચયથી અને વ્યવહારથી હસમુખી કે જમો તમે અને ત્યાં આગળ ત્યાં બેકાર છે ત્યાં શનિ રહેતા મુખમાં મુખમાં મોડું લાલ બોલા જેવું બધી કરતા તે હરે બેકાર તપની જરૂર આપણે શોખ હોય તો બે ગતિ નો શોખ હોય ગાડીઓ નો શોખ હોય મોટર નો શોખ હોય તો તપની જરૂર એવો શોખ ના હોય એને જરૂર નથી શોખ ની વસ્તુ છે <laughs> હું તપ જ નથી મેં મારે મોક્ષ એકલો જ જોઈએ તપ થતું જ નથી એમને મોક્ષ જ જોઈએ દાદા એમને મોક્ષ જ જોઈએ પણ ના કે થતું જ નથી કે છે અમે કરીએ તો એમાં જીવ જતો ખાવામાં કરીએ તમે શું કરીયા તો મે કર્યા જ છે એટલે 40 થી 45000 માં મે કર્યા જ છે તમે માફી છે ચોપડી માં તમે કોઈ વાગી રાખવાનું નથી તમારી ઈચ્છા થઈ જોઈએ અને વાત કરીને ભઈ જતા હતા કે ના કે ના આ હુંંંડાવા દઈ આપની પાસે કેચા હુંંડા આવી એને છોડેલા એ તો છોડે નહીં છોડાય જ નહીં ને મોક્ષ જવું હોય તો ક્યાંથી છોડાય હજુ ને તમારા પર હા એનું સાચું સનાતન સુખ તો દેશમાં એટલા બધા ગયા કે તમારે બીજા દિવસથી વકીલો ને તકલીફ નહીં કીધા બધા લોકો ભાવના સારી હોવી જોઈએ તો નશા તૂટી જાય ભાવના મજબૂત હોવી જોઈએ તમે શું કદાચ તપ વગર શું ના પછી ભાવના ના ભાવના આપણી મજબૂત આપણે જીવનમાં જેમ કે છે ને તપ વિના કર્મ બેન કહે કે તપ વિના કર્મ ખપે નહીં એવું જૈન માં કીધું છે જૈન માં એમ કહ્યું છે કે તપ વિના કર્મ ખપે નહીં એવું કહ્યું છે નિદ્રા થાય નહીં એમ એ તપ જુદું છે આ તપ જે દેખાય છે એ તપ નહીં આ જે દેખાય છે એ તપ નહીં નિર્જા કરવાનું તપ જુદું છે એ દેખાય નહીં એ તપ અને આ જે દેખાય છે એ તપ જે તપ આપણે લોકોનો દેખાય છે આ તપ કરે છે એ પુણ્ય બંધાવે એ પુણ્ય બંધાવે નિર્જા કરનારું તપ જુદું છે મોક્ષ માટે હોય તમારે દાખલો આપીને જરા સમજાવો ને અત્યારે કોઈ અપમાન કર્યું તને કોઈ અપમાન કરે તે વખતે તો જ્ઞાન નો જ્ઞાન હાજર થઈ જાય તે વખતે તું છે તેને અપમાન કરવું નહીં કે રૌદ્ર ધ્યાન આર્થ ધ્યાન ના કરવું ખબર નહીં જ્ઞાન હાજર થઈ જાય કે આ જે કે છે તે વ્યવસ્થિત છે શું અને શું તારું નામ આપડે પ્રવીણ એવું કોઈ કહીએ પ્રવીણ તારા દોષ છે કેતા હશે તારો દોષ ના કોણ કે એવું આપણે એવું કહેવાને કહેવાય પણ છતાંય મન પોતે તપ્યા કરે મન લાલ લાલ થઈ જાય મન ના થઈ જાય લાલ લાલ અક્ષરે બોલે નહીં એ તપ્યા કરે એનું નામ તપ સમતા ભાવે એને ગાળ પડ્યા સિવાય જવાબ આપ્યા સિવાય લાગે ભાઈ તપ્યા કરે ક્ષમતા ભાવે રહેવું એમ કર્મ નિદ્રા થાય બહાર જે તપ કરીએ છીએ અભ્યંતર તપ કેવાય બાર અભ્યંતર અભ્યંતર તપ અભ્યંતર અભ્યંતર તપ દાદા વસંતભાઈ પૂછે કે અધિક તપ સમજાવો ને અધિક તપ એ જ અભ્યંતર એ આંતરિક તપ અધિક તપ એ બધા અભ્યંતર કહીએ ને તો શાસ્ત્ર નો ભાષા ના એટલે તમારે બહુ વિચારવું પડે કે એટલે બહુ અસર ના થાય પણ અધિક તે દેખાતું નથી એવું હમણાં પરિભ્રમણ જેવું ફટાક ફટક પરિભ્રમણ આવ્યું એના બધા પડી આજે શ્રીમદ ના આજે પુસ્તકો છે એ આજે નવો નિશાળીઓ વાંચે તો ભારે લાગે હવે વર્ષો બાદ દાદાની જે આપતા વાણીઓ લોકો વાંચે ત્યારે અમુક સહેલી તો ભાષા છે પણ અમુક મિનિંગ કાઢવા માટે અર્થ કાઢવા માટે તો ભારે પડશે તમે અધિક એટલું સરસ સમજાવો આ તો વાંચ્યા વાંચે નહીં દરેક વાર્તા માણસ ને બધા પુસ્તક હોય એને વાંચવા આપીએ આપણને હોય જણ પુસ્તક વાંચે પછી આપણે બધા પૂછે સમજી ગયા સમજી ગયા કોઈ રૂટ